શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ શ્લોક એક સંજય કહે છે આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદથી ભરેલ અર્જુનને મધુસૂદને આમ કહ્યું શ્લોક બે અને ત્રણ હે અર્જુન યુદ્ધભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે કારણ કે જેને લીધે ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે આવા વિચારો તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી હે પાર્થ તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા શ્લોક ચાર પાંચ છ સાત અને આઠ અર્જુન કહે છે કે હે મધુસૂદન હું કેવી રીતે યુદ્ધ ભૂમિમાં ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ કરું હે મધુસૂદન મારે માટે બંને પૂજનીય છે ગુરુ અને પૂજ્ય જનોના લોહીથી ખડાયેલા હાથે મળેલ રાજ્યનો ઉપભોગ કરવા કરતાં ભિક્ષા માગી જીવન વિતાવવું મને બહેતર લાગે છે વળી એમને મારીને મને શું મળશે ધન અને ભોગવૈભવ જ ને મને તો એ પણ ખબર નથી પડતી કે યુદ્ધ કરવું જોઈએ કે નહીં અને એ પણ ખબર નથી કે એનું પરિણામ અમારા માટે યોગ્ય રહેશે અમારી જીત કે કૌરવોની કારણ કે જેમને મારીને અમને જીવન જીવવાની ઈચ્છા જ ના રહે એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ઊભા છે મારું મન દ્વિધામાં છે અને આ સ્થિતિમાં મારો શું ધર્મ છે મારે શું કરવું જોઈએ એ મારી સમજમાં નથી આવતું એથી હે કેશવ હું આપને પૂછું છું કે મારે માટે જે સર્વ પ્રકારે યોગ્ય અને કલ્યાણકારક હોય એ માર્ગ મને બતાવો હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું સુખ સમૃદ્ધિથી ભરેલ પૃથ્વી તો શું સ્વર્ગનું સામ્રાજ્ય પણ મને મળી જાય તો પણ મારો શોક ટળે તેમ નથી શ્લોક નવ અને દસ સંજય કહે છે કે હે રાજન શ્રી કૃષ્ણને અર્જુન હું યુદ્ધ નહીં કરું એવું સ્પષ્ટ કહી શાંત થયો ત્યારે બંને સેનાની મધ્યમાં ગ્લાની અને વિષાદમાં ડૂબેલ અર્જુનને સ્મિત કરતા ઋષિકેશે આમ કહ્યું શ્લોક અગિયાર અને બાર હે અર્જુન તું જેનો શોક કરવો યોગ્ય નથી તેનો શોક કરે છે અને વિદવત્તાના વચનો બોલે છે પંડિતો જીવતા હોય કે મૃત્યુ પામ્યા હોય એ બંને માટે આંસુ નથી વહાવતા જ્યારે તું તો એમને માટે શોક કરી રહ્યો છે જેવો હજુ જીવે છે અને વળી એવું થોડું છે કે ભૂતકાળમાં મારું તારું કે આ યુદ્ધમાં સામેલ રાજાઓનું કદી મૃત્યુ જ ન થયું હોય અથવા ભવિષ્યમાં પણ કદી મૃત્યુ થવાનું જ ન હોય શ્લોક તે જેવી રીતે મનુષ્યનો દેહ બાળક બને છે યુવાન બને છે અને અંતે વૃદ્ધાવસ્થાને પામે છે તેવી જ રીતે જીવનનો અંત આવ્યા પછી તેને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એથી બુદ્ધિમાન લોકો મોહિત થઈને શોક કરવા નથી બેસતા શ્લોક ચૌદ હે કૌંતે ટાઢ તાપ કે સુખ દુઃખનો અનુભવ કરવાવાળા ઇન્દ્રિયના પદાર્થો તો ચલાયમાન અને અનિત્ય છે તે કાયમ માટે રહેતા નથી તેથી હે ભારત એને સહન કરતા શીખ શ્લોક પંદર જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે શ્લોક સોળ અસત કદી અમર નથી રહેતું જ્યારે સતનો કદાપી નાશ નથી થતો તત્વદર્શીઓએ આવો આનો નિર્ણય લીધેલો છે શ્લોક સત્તર જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે અને જે અવિનાશી હોય એનો નાશ કદાપી થતો નથી શ્લોક અઢાર આ દેહ તો ક્ષણભંગુર છે વિનાશશીલ છે પરંતુ તેમાં રહેતો આત્મા અમર છે એનો ન તો અંત આવે છે કે ન તેને કોઈ મારી શકે છે તેથી હે ભારત તું યુદ્ધ કર શ્લોક ઓગણીસ જે આત્માને વિનાશીલ સમજે છે તથા તેને મારવા ઈચ્છે છે તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે શ્લોક વીસ આત્મા તો અજન્મા અવિનાશી અને અમર છે શરીરનો નાશ ભલે થાય પરંતુ આત્માનો નાશ કદાપી થતો નથી શ્લોક એકવીસ હે પાર્થ જે વ્યક્તિ આત્માને અવિનાશી નિત્ય અને અજન્મા માને છે તે કોઈનો નાશ કેવી રીતે કરી શકવાનો છે અને તે પોતે પણ કેવી રીતે મરી શકવાનો છે શ્લોક બાવીસ જેવી રીતે કોઈ વ્યક્તિ જૂના વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે તેવી જ રીતે જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરે છે શ્લોક ત્રેવીસ આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે ન અગ્નિ બાળી શકે છે ન પાણી ભીંજવી શકે છે કે ન તો પવન સૂકવી શકે છે શ્લોક ચોવીસ આત્મા તો અછેદ્ય અદાહ્ય અશોષ્ય અને પલળે નહીં તેવો છે આત્મા તો નિત્ય છે સર્વવ્યાપી છે અંતહીન છે શાશ્વત છે શ્લોક પચીસ આત્મા ન તો સ્થૂળ આંખે જોઈ શકાય છે કે ન તો બુદ્ધિ વડે સમજી શકાય છે આત્મા અવિકારી છે હંમેશ માટે એક સરખો રહેનાર છે એથી હે પાર્થ તારે શોક કરવાની કોઈ આવશ્યકતા નથી શ્લોક છવ્વીસ હે મહાબાહો જો તું આત્માને વારે વારે જન્મ લેનાર અથવા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ તારે માટે શોક કરવાનું કોઈ કારણ નથી શ્લોક સત્તાવીસ કારણ કે જેવી રીતે દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે તેવી જ રીતે દરેક મરનારનું ફરી જન્મવું પણ એટલું જ નિશ્ચિત છે એ ક્રમમાં ફેરફાર કરવા માટે તું અસમર્થ છે એટલે તારે વિચારી શોક કરવાની જરૂર નથી શ્લોક અઠ્ઠાવીસ હે અર્જુન દરેક જીવાતમાં જન્મ પહેલા અને મૃત્યુ પછી દેખાતો નથી આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને જોઈ શકે છે તો પછી એને માટે તું કેમ શોક કરે છે શ્લોક ઓગણત્રીસ કોઈ આત્માને અચરજથી જુએ છે કોઈ અચરજથી એના વિશે વર્ણન કરે છે પરંતુ આત્મા વિશે સાંભળનાર અનેકોમાંથી કોઈક જ એને ખરેખર જાણી શકે છે શ્લોક ત્રીસ હે ભારત આત્મા નિત્ય છે અવિનાશી છે એથી તારે કોઈના મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી શ્લોક એકત્રીસ હે પાર્થ તું તારા સ્વધર્મ વિશે વિચાર કર તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડાનાર આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે માટે કોઈ કર્તવ્ય નથી શ્લોક બત્રીસ હે અર્જુન સ્વર્ગના દ્વાર સમો આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મળે છે શ્લોક તેત્રીસ જો તું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે શ્લોક ચોત્રીસ લોકો તારી બદનામી કરશે તારી વાતો કરતા થાકશે નહીં તારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ એ મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે શ્લોક પાંત્રીસ આજે તારા સામર્થ્યની પ્રશંસા કરવાવાળા મહારથી યોદ્ધાઓ તને યુદ્ધમાંથી ભાગી ગયેલો ગણશે અને એમની નજરમાંથી તું કાયમ માટે ઉતરી જઈશ શ્લોક છત્રીસ તારા પ્રતિસ્પર્ધીઓ તારી નિંદા કરશે અને તને ન કહેવાના કટુ વચનો કહેશે તેથી અધિક દુઃખદાયી બીજું શું હોઈ શકે શ્લોક સાડત્રીસ હવે જરા વિચાર કર કે જો તું યુદ્ધ કરશે તો તારું શું જવાનું છે જો તું યુદ્ધ કરતાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે અને જીવતો રહીશ તો વિશાળ સામ્રાજ્યનો અધિકારી બનીશ એથી હે કૌંતેય ઉઠ શ્લોક આડત્રીસ સુખ દુઃખ લાભહાનિ જય પરાજય બધાને સમાન ગણી યુદ્ધ માટે તત્પર બન એમ કરવાથી તો પાપનો ભાગી નહીં થાય મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દ્રષ્ટિએ કરી હવે કર્મની દ્રષ્ટિએ પણ તને સમજાવું જેથી તારા કર્મોના ફળને લઈને તને જો કોઈ ભય હોય તો તેનાથી તું મુક્ત થઈ જાય શ્લોક ચાલીસ કર્મયોગના હિસાબે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું આ ધર્મનું થોડું પણ આચરણ મોટા ભયથી મનુષ્યને બચાવે છે શ્લોક એકતાલીસ જે કર્મયોગને અનુસરે છે એની બુદ્ધિ એક લક્ષ્ય પર સ્થિર રહે છે જ્યારે યોગથી વિહીન વ્યક્તિની બુદ્ધિ અનેક લક્ષ્યવાળી હોય છે શ્લોક બેતાલીસ તેતાલીસ અને ચુવાલીસ હે પાર્થ એવા યોગહીન લોકો કેવળ વેદોના સંભાષણને કર્મકાંડને જ સર્વ કંઈ માને છે સ્વર્ગ અને સ્વર્ગના સુખોને પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે અને બીજું કંઈ ઉત્તમ નથી તેમ બોલે છે તેઓ દુનિયાવી ઈચ્છાઓમાં વાસનાઓમાં ફસાયેલા હોય છે એવા લોકો જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે છે ભોગ ઐશ્વર્યની ઈચ્છાથી જુદી જુદી જાતના કર્મોમાં પ્રવૃત્ત થયેલ એવા લોકોની બુદ્ધિનું હરણ થયેલું હોય છે એથી તેઓ કર્મયોગમાં કુશળતા પામીને પ્રભુની પ્રાપ્તિ કરી શકતા નથી શ્લોક પિસ્તાલીસ વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે હે અર્જુન તારે ત્રણેય ગુણોથી પર ગુણાતીત થઈ બધા જ દ્વંદ્વોથી મુક્તિ મેળવવાની છે એથી તું લાભ હાનિની ચિંતા છોડ અને આત્મસ્થિત થા શ્લોક છેતાલીસ જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કૂવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી શ્લોક સુડતાલીસ એક વાત બરાબર સમજી લે કે તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે એનું કેવું ફળ મળે તેના પર નથી ફળ પર માત્ર પ્રભુનો અધિકાર છે એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે શ્લોક અડતાલીસ એથી હે ધનંજય કર્મની સફળતા કે નિષ્ફળતા બંનેમાં સમાન ચિત્ત રહીને તથા કર્મના ફળની આશાતી રહિત થઈને કર્મ કર આ રીતે કર્મ કરવાને ક્ષમતા ને જ યોગ કહેવામાં આવે છે શ્લોક ઓગણપચાસ તે રીતે ફલેચ્છાથી રહિત અને સમત્વ બુદ્ધિથી કરાયેલ કર્મો ફલાસાથી કરાયેલ કર્મો કરતા અતિ ઉત્તમ છે સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી શ્લોક પચાસ અને તે પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ કર્મમાં કુશળતા એ જ યોગ છે કર્મ બંધનથી છૂટવાનો એ જ ઉપાય છે શ્લોક એકાવન જે વ્યક્તિ સમબુદ્ધિથી સંપન્ન થઈને કર્મફળનો ત્યાગ કરે છે તે જન્મ મરણના ચક્રથી છૂટી જઈને પરમ પદની પ્રાપ્તિ કરે છે શ્લોક બાવન જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અંધકારથી ઉપર ઉઠશે ત્યારે આ લોક અને પરલોકના બધા ભોગ પદાર્થોથી તને વૈરાગ્ય પેદા થશે શ્લોક ત્રેપન અત્યારે વિવિધ ઉપદેશ સુણવાથી તારી મતિ ભ્રમિત થઈ છે જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઈ જશે ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ કરી શકશે શ્લોક ચોપન અર્જુન કહે છે હે કેશવ જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ચૂકી છે એ પુરુષ કેવો હોય છે એના કેવા લક્ષણો હોય છે એ કેવી રીતે પોતાનો જીવન વ્યવહાર કરે છે શ્લોક પંચાવન હે પાર્થ જ્યારે વ્યક્તિ પોતાના મનમાં ઉઠતી બધી જ કામનાઓને ત્યાગી દે છે અને પોતાના આત્મામાં સ્થિત કરે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે શ્લોક છપ્પન સ્થિત પ્રજ્ઞ પુરુષનું મન ન તો દુઃખમાં વિચલિત થાય છે કે ન તો સુખની સ્પૃહા કરે છે એનું મન રાગ ભય અને ક્રોધથી મુક્ત થયેલું હોય છે શ્લોક સત્તાવન સુખ કે દુઃખ બંનેમાં તેની પ્રતિક્રિયા સમાન હોય છે ગમતી સારી વસ્તુ મળવાથી તે ન તો પ્રસન્ન થાય છે કે ન તો તેના અભાવે વિષાદગ્રસ્ત તેની બુદ્ધિ સ્થિર થયેલી હોય છે શ્લોક અઠાવન જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકેલી લે છે તેવી જ રીતે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી કાઢી આત્મામાં સ્થિર કરે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે શ્લોક ઓગણસાઠ જો વિષયોનો ત્યાગ કેવળ બાહ્ય હોય તો એવા ત્યાગ કર્યા છતાં અંદરથી તેનો ઉપભોગ કરવાની ઈચ્છા યથાવત રહે છે પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી એ પદાર્થોના ઉપભોગની ઈચ્છાનો પણ અંત આવે છે શ્લોક સાઈઠ હે કૌંતે ઇન્દ્રિયો એટલી ચંચળ છે કે સાવધાનીથી ઇન્દ્રિયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વિદ્વાન મનુષ્યના મનને પણ પરાણે ઇન્દ્રિયો હરી લે છે અને બળાત્કારે વિષયો તરફ ખેંચે છે શ્લોક એકસઠ હે અર્જુન એથી સાધકે પોતાની ઇન્દ્રિયોનો સંયમ કરી મારું ધ્યાન કરવું જોઈએ એમ કરવાથી ઇન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં મન બુદ્ધિને સ્થિર કરી શકશે શ્લોક બાસઠ વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને એની જ કામના કર્યા કરે છે જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે ક્રોધિત થઈ જાય છે શ્લોક ત્રેસઠ ક્રોધ થવાથી એનું વિવેક ભાન જતું રહે છે એને સારા નરસાનું ભાન રહેતું નથી અને સ્મૃતિ ભ્રમ થાય છે એવો ભ્રમિત ચિત્તવાળો મનુષ્ય પોતાનું સર્વનાશ નોતરે છે શ્લોક ચોસઠ જ્યારે એથી ઉલટું ઇન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને અંતઃકરણની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે શ્લોક પાસઠ એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે પરંતુ પ્રસન્નચિત્ત થયેલા એવા પુરુષની બુદ્ધિ પરમાત્મામાં હંમેશ માટે સ્થિર બને છે શ્લોક છાસઠ જેની ઇન્દ્રિયો સંયમિત નથી એની બુદ્ધિ સ્થિર રહી શકતી નથી અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે શ્લોક સડસઠ જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઇન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે એની બુદ્ધિનું હરણ કરી લે છે શ્લોક અડસઠ એથી હે મહાબાહો જેની ઇન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામી છે એમની જ બુદ્ધિ સ્થિર રહે છે શ્લોક અગ્નોસિત્તેર સંસારના ભોગ ઉપભોગો માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે ત્યારે મુનિજન એ માટે તદ્દન નિષ્ક્રિય હોય છે અર્થાત જે લોકો માટે દિવસ છે તે તેને માટે રાત્રિ નિષ્ક્રિય રહેવાનો સમય છે એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે અર્થાત જેને માટે સામાન્ય મનુષ્યો પ્રયત્ન નથી કરતા તે પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ રાત્રે પ્રયત્ન કરે છે શ્લોક સિત્તેર જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય સમાઈ જાય છે તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે નહીં કે સામાન્ય મનુષ્ય જે વૃત્તિઓ પાછળ ભાગતો ફરે છે શ્લોક એકોતેર એથી હે અર્જુન બધી જ કામનાઓનો ત્યાગ કર જે મનુષ્ય મમતા અહંકાર અને બધી ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે તે પરમ શાંતિને પામી લે છે હે અર્જુન એવો મનુષ્ય બ્રહ્મમાં સ્થિતિ કરે છે શ્લોક બોતેર એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ સંસારના ભોગ પદાર્થોથી કદી મોહિત નથી થતો અને અંત સમયે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે તે પ્રમાણે અધ્યાય બે સાંખ્ય યોગ સમાપ્ત